કરે સારા કરે છે તમારા હજી જ્ઞાની પુરુષ બનતો ને એવું ઘેર બેઠું છે ભક્તન તો કહ્યું કહેવાય કે જયારે કોઈ વાર ભૂલો ના હોય એની વાત થાય તારી સત્સંગ કહેવાય તો બધું બાકી બધી એની મોબાઈલ કરી અને ભૂલા ભૂલા જેવા એવા એવા રહ્યા ભેગા ના થયું સત્સંગ જ કેવું આ તો હોંભળી ના ભાઈ વાણીમાં આવી હોંભળી ના ભાઈ ગોળી ક્રિએટર ક્રિએટર કરે માં કુંભાર છે ગોળી કરે નું ભાઈ શું થયું પરિવાર કાળજી છે મને પ્રિય છે અમારા સાહિત્ય કેવું છે મહાત્મા છે શું બોલેલું આ જગત છે વર્લ્ડ છે આ જોઈ બોલું છે અને ગેરંટી આપવાથી હોય ને તમે ક્યારે ક્રિએટ કર્યું કઈ સાલમાં કર્યું આ શરૂઆત કરી એટલે એ ખ્યાલ નથી આવતો મતલબ બિગિનિંગ થયું ટકા બિગિનિંગ થયું અને બિગિનિંગ થાય એન્ડ આવે ટકા એન્ડ આવે અનાદિ એમાં એટલે અનાદિ કોણ ક્રિએટ વિરોધાભાસ નહીં રાખતો તમને જે પાછળ બરાબર જરૂર ક્યારે તો જગતમાં પૂર માણસોને સમજાવવા માટેનું છે આ તો વિચારવંતને માટે આ નથી આપણા હિન્દુસ્તાન સંતે ભગવાન ભગવાન એ ઘેર સંભાવ્યું ભગવાન છે ભગવાન નથી આ બધું ભગવાન નથી બનાવતા આ બધું ભગવાન નથી બનાવતા ભગવાન છે જ ને ભગવાન છે જ ને ભગવાન છે ભગવાન ગોળી ની એગ્રિકલ્ચર બધી બીજી બોલો ભગવાન નું કામ શું છે અને આ જગત કીધું બને છે તો આ લોકો વિજ્ઞાન થી આપણું ગુરસ્કામ કરે છે ગયા બધા બધા તો ભગવાન વિજ્ઞાન થી કામ કરે શું છે પોતે કશું છે નાતા દત્તા પરમાણુ ભગવાન તરીકે ગુંભાગ નો છે અથવા ક્રૂર માણસો ની વાતો બધી જ્ઞાની ગુરુભાઈ વાત કરતા એને અલૌકિક વાત કરે આ બધી લૌકિક માં સાચું છે લૌકિક દ્રષ્ટિ આ બધું સાચું છે બાર બહાર એવું બોલવું પડે બોલ ક્રિએટર તો ગુરુજી લાગે વિચારવાનું કહેવાય સાચી વાત તો બહુ રૂબી રહેશે

આપડે ગયા ત્યાં પછી સમજાવ્યા પછી બોલે પણ આપડે અમે જ બોલીએ અંદર બોલતા નહીં પ્રજન ઉભા ન્યાય કરવાનો છું આ તો તારા પુણ્યા પ્રતાપે ભૂજીઓ બેઠો અને આ પ્રતિ જ્યાં લાગી દેશે મારી ભૂલ થઈ આવે અને બહુ બહુ ખાતા ઘટે શું ફાયદો કરી દે વિચારી ભૂલ થઈ ગઈ છે કે ભૂલ ના કરે બધા જાણે કે ભૂલ થઈ કરે પણ હું આદત છે ને અને પછી કેવો ગુજરાત થઈ જાય તમે સર કેવી તમે લોકો થઈ જાય બરાબર અને આખા વર્લ્ડ શું છે વર્લ્ડ ઓબ્ઝર્વેટરી આખી દુનિયા દ્વારા ઓબ્ઝર્વેટરી તમામ પસંદ મારું કામ લાગતું પોતાને ધારા પ્રમાણે ઈચ્છા કોણ આપે સીધું એ પુણ્ય સીધું કોણ આપે પુણ્ય પ્રાપ્ત ક્યાંથી થાય છે પ્રાપ્ત ક્યાંથી પ્રાપ્ત થાય છે તમે તમે આખો દિવસ સવારથી વિચાર થવા દીધી જે માત્ર સુખ જ આપો દુઃખ આપવાનું બંધ દો સુખની દુકાન કરો તો તમને સુખ જ આપો બરોબર આવે તમે થોડા સુખ આપો થોડા દુઃખ આપો તો તમને થોડું સુખ મળે મને થોડો સારા માણસો ની પણ મોટર સારી ચાલતી નથી એમને જોયું છે હા ભાઈ આપણને બાપ ઉદેવાયો છે આપડે તમે દરિયામાં મથવા નહીં મથવા ના હોય હાથ ના હોય હવે મથવા હવે અન્વેષણમાં પંદર મિનિટ અંદર ગરમ દરિયામાં ગોળી ગયેલું એ મથવા પર કરાવે પર કરાવે પછી ગરમ પડી જાય પછી થાય નહીં ચાલે નહીં ચાલે છસો કલાક સુધી એક નહીં ચાલે નહીં સો કલાક એ જે ના ચાલે જે માટે એ આત્મા વિટામિન છે અને ચાલે છે બે વિટામિન છે બંને વિટામિન વિટામિન તરીકે ખાય નહીં ભણ નહીં એટલે ખર્ચા ક્યાં ભગવાન નું ભજન કરીએ તો પછી ખર્ચા ક્યાંથી નીકળે ભગવાન નું ભજન કરે તો પછી ખર્ચા ક્યાંથી કરવા આપનું કામ તો આવનારા કૃષ્ણ ભગવાન હતી મારી નથી કોઈને શક્તિ હતી આ તપ શું કરવાના મોટા સ્પર્ધા જવું પડશે તમે ન્યાય કરો સદા જવાનું શક્તિ છે કોઈ માણસ સદા જવાનું શક્તિ ચિંતા ધંધા આપવાની વિજ્ઞાન જે તમે ના જાણતા હોય વિજ્ઞાન બતાવે એટલે તમને લાગે ચમત્કાર શું કહ્યું નથી નાખે લોકો ઓળખ લોકો પુરુષ પણ આવે અત્યારે કાગળ છે અને એમ કઢો બનાવીએ તેલ દોરીએ પચીસ ચાલ હજાર ની કોઈ મૂકીએ શું થાય ફાયર લાગે ફાયર લાગે હવે આખું જગત એવું છે તમે હું કહું કે બધો બને તમે તમારે દેખતો અહીં બેસે અહીં બોલો બેસવાનું પણ આમ લોકો એ વખત વિવાદ આવે ચમત્કાર તો સંઘર્ષ પણ થશે મને નથી શું ચમત્કાર કરો આશ્ચર્ય હોય કે આવું બોલવું શું વિરુદ્ધ દાદો જોઈએ ચૌદ લોકો લાભ પ્રગટ થઈ ગયો છે દરબાર ભગવાન હું તો જ્ઞાની ગુણ છું મારા ચાર ડિગ્રી ઓછી છે મારે ત્રણસો છપ્પન ડિગ્રી છે મેં ત્રણસો સાત ડિગ્રી હું હું આમ કરીને દાદા ભગવાન ને નમસ્કાર કરું શા માટે મારે કરવું પડે મારે અને તમને બોલાવું કે ભગવાન નમસ્કાર કરો તો તમારું તમે દાદા ભગવાન કરે તમે શું ખોટું કે ભાઈ પણ હું ભગવાન થઈ બેઠો નથી હું એવું કાચી મારે નથી કે એક બીજી વ્યક્તિની ભગવાન થયું મોટી જોખમદારી મેં જતી જાય નીચાની ચોખ્ખે છે ભગવાન શું સ્વામી શું છે ભગવાન ભગવાન કચરો આખા માલિક જેટલું પદ છે કારણ દેહ નો માલિક ના હોય બ્રહ્માનો માલિક કહેવાય દેહ નો માલિક આ દેહ નો માલિક નહીં હોય પ્લોટ ના મકાન ના હોય સ્ત્રી કપડા તો પણ સારી હોય એટલી વાત અને જેથી તો કેસ આ બધું ઓપરેશન સારું બાંધકામ બહુ બહુ બનીએ કેસ તો વાંધું નહીં છે બાબા ભગવાન અસીમ જગ્યા કરી બોલું બાબા મારે ચાર ડિગ્રી પૂરી કરી આમ કરી બોલવું પડે આમ આમાં શું બોલવું પડે બાબા ભગવાન બધા જોઈ ને ને કોઈ બધું કોને પગલું લગાડું કશો વાંધો નહીં શું વાંધો પ્રશ્ન ભગવાન ભગવાન બલારામ બાપા સંત ભગવાન અને સંત માં તો કોઈ બલારામ બાપા કૃષ્ણ ભગવાન ભક્તિ કરે એમના માં કેવું ભગવાન કૃષ્ણ ભગવાન જુદી છે અવતારી પુરુષ ને આ બધા સંતો કહેવાય સરખા ના મનાવે આપડે પૂજ્ય છે ને એમને સમજીને આપણને સમજણ નથી આપણને પછી ઉપર ના મળે સ્વામી સારું સ્વરૂપ છે નાનું સ્વરૂપ છે પેલી વાર નામ સાંભળવું હયાત છે હયાત પ્રત્યક્ષ ભૂમિકા છે આવી આ આપણી ભૂમિકા છે ને એ કર્મ ભૂમિકા કહેવાય છે મહાવીર ક્ષેત્ર આપણા જેવા માણસો માણસો બધે આપણા જેવું જેવું આપણા ધંધા બહુ છું પાંચ વસ્તુ જે બતાવી છે ને એ તમે રોજ દાદા ને નમસ્કાર

બરાબર સમજાય છે જાય છે તો શું થશે દુકાન તાર્કિક રીતે તો બહાર તપાસ કે થોડું ઉગી જાય તો લોકો તો હોળી વિચાર કરવાનો એ આખી વાત વિચાર કર્યા દુકાન એટલે એકબીજા જોડે

નથી લીધો મંત્રો અત્યારે નથી વાત નહીં માટે કઈ જ નથી અત્યારે લોકો સમજાવવા માટે આ ગીતો આ ગીતો બીજી બધી પડી નથી મારી ઘેર લાવી છોકરા બધું લાવી ભારત ધંધો ઉપયોગ હોય અને સરકારે જે થાય અને ધર્મનાથની પછી ભરવા એ ટીકડી ટીકડી કરે ચાર જેટલા આવે છે જોઈ જોઈને ચાલે ભગવાને નીતિ વિધાન ને કશું હિન્દુસ્તાન ખરેખર કોઈ માતા ને કે મારી પાસે આવ્યા પછી માણસ બીજી શીખવાડો શીખવાડવું કે દયા શાંતિ એ તો પરિણામ છે શું છે એને બધી શીખવાડો કારણ ભગવાન ન હોય એને એ આવું આવું અને એ ભગવાન ને ભગવાન ભગવાન God is in every creation as a receiver or a universe, not in creation, Manusia Balai Not in creation, Manusia Balai Rishim Not in creation, Manusia Balai Rishim ધંધા બનાવે બધા ભગવાન ધંધામાં બધા છે હું ખબર એવું કર્યો બોલે મસ્તી ભલે આગળ ના જઈ આવું ઊંધું ધ્યાન ના પડે અમારી લાકડા ભગવાન છે ધ્યાન પડે અરે નિરાતે બહાર ને ચા પીને સીધી ખાવા નિરાતે ભગવાન નથી ભગવાન ની મૂર્તિ બનાવી હોય માણસ ને ભગવાન ની મૂર્તિ બનાવી હોય એમાં ભગવાન ક્યાંથી હોય પટેલ આપે કહ્યું ને કે લાકડામાં નહીં તો બાકી ભાવનાઓ થવા ભગવાન મુખ્ય નથી ઘણી વાતો અને થોડું છે હું મનુષ્ય હિન્દુ પાડી મૃત્યુ માટે મૂકેલી હોય પ્રતિષ્ઠા કરી પ્રતિષ્ઠા કરી આ મૂર્તિ મૂકાશે તેમાં પ્રતિષ્ઠા કરી છે પ્રતિષ્ઠા બોલતી રહેશે

રામ સીતા લક્ષ્મણ કઈ મને લાગ્યું છે એટલે બધા બેઠક માટે પ્રતિષ્ઠા કરી છે આગળ મુખ્યજી કે છે ભગવાન આજે તો કે ભગવાન ખુબ હશે આગળ પ્રતિષ્ઠા કરી છે આ બધા ફળ આપશે

પ્રતિષ્ઠા કરે તમે પોતાની ગેરલાઈન પ્રતિષ્ઠા કરી કામ કરવું દાદા

બ્રહ્મની પાસે બ્રહ્મની કલ્યાણ ગો માં ખાટલો ને દાદા ખાતર એ જોયેલી હવે મુજબ રિહાઈ બંધ થઈ ગઈ મને મને ઘેર દુખી આવ્યો બધા કાઢીએ તો છે ને આપડે થોડું કરી બતાવીએ Thank you. પ્રમુખ આપણા બોલાયેલા કોણ બોલાયેલા આપણે મેડમ તો પીવા પાણી પીવા વિભાજિત કરવાથી પેટ પડે વિભાજિત કરવાથી પેટ પડે ઇન્વાઇટેડ ઇન્વાઇટેડ કહેવાથી પેટ પડે ખરો માનવું પડે આપણે શું માનવું પડે